સતદેવ સદગુરુ સદધર્મ સતદેવ સદગુરુ અને સદધર્મ એ જે કહેવાય છે એ ખરેખર કોણ છે સતદેવ કોણ સતદેવ તે દેરાસરવાળા કે મંદિરવાળા નહીં તમારી મહી છે તે મહીવાળા સત પણ જ્યાં સુધી આ મહીવાળા સદદેવ નથી મળ્યા ત્યાં સુધી દેરાસર કે મંદિરની મૂર્તિ એ સતદેવ સદગુરુ કોણ છેલ્લા ગુરુ એ જ્ઞાની પુરુષ જ્યારે જ્ઞાની પુરુષ ના મળ્યા હોય ત્યાં સુધી જે કોઈ થોડા જપ તપ આપે કંઈ સમજણ આપે એ સદગુરુ અને આપણે અહીં આ માર્ગમાં સદદેવ સદગુરુ અને સદ્ધર્મ જુદું છે સતદેવ તે મહીવાળા જે સત છે તે તે તરત જ ફળ આપે રોકડું આપે ઉધારબુધાર નહીં આખી જિંદગી ધર્મ કર્યા છે પણ ઠંડક ના થાય ને કાળજું ટાઢું ના થાય મહી ઉકળતું ને ઉકળતું જ રહે અને આ અહીં તો વાત જ જુદી છે જેટલું પીતા આવડ્યું એટલો લાભ થાય ધર્મ તો બહુ ભેગા થાય પણ જ્ઞાની ભેગા ના થાય ને ત્યાં સુધી છુટકારો પામે નહીં ભટક ભટક કરવાનું ત્યાં સુધી સદધર્મ સદગુરુ ન મળે ત્યાં સુધી સદદેવ હાજર ના થાય ને ત્યાં સુધી કશાયો કરડ્યા કરે મહી સંસારનો માર્ગ રિલેટિવ કહેવાય એમાં વ્યવહારને વ્યવહાર જ હોય ભ્રાંતિવાળાને ભગવાને કહ્યું કે સદદેવ સદગુરુ અને સદધર્મની સ્થાપના કરો જ્યાં સુધી જ્ઞાની પુરુષ ના મળે ત્યાં સુધી વ્યવહાર છે ત્યાં સુધી આ રિલેટિવ સતદેવની સ્થાપના કરવી પડે રિલેટિવ સતદેવ એટલે શું મૂર્તિ હા મૂર્તિની સ્થાપના એટલે આરોપિત ભાવ એટલે આપણે આરોપિત એ આરોપિત અને ધર્મે આરોપિત ત્રણેય આરોપિત આપણે અહીં આત્મા એ દરસલ સતદેવ છે જ્ઞાની પુરુષની જે વાણી નીકળેલી છે તે દરઅસલ સદ્ધર્મ છે અને જ્ઞાની પુરુષ એ દરઅસલ સદ્ગુરુ છે આ ત્રણેય દરઅસલ કહેવાય ને પેલું લૌકિક કહેવાય લૌકિકનું ફળ શું તો કે પુણ્ય બંધાય અને ધીમે ધીમે આગળ વધે અને આ દરસલ વસ્તુ અલૌકિક સદ્દેવ સદ્ગુરુ અને સદ્ધર્મ એ મોક્ષ આપે નહીં તો સદદેવ મળ્યા પછી ભટકવાનું કેમ હોય ત્યારે હકીકત શી છે તો કે સતદેવ મળ્યા છે પણ તે આરોપિત મળ્યા છે સાચા મળ્યા નથી આરોપિત એટલે શું કે મહાવીર ખરા પણ તે મૂર્તિવાળા આરોપિત છે જ્યારે સાચા સતદેવ તો મહીવાળા શુદ્ધાત્મા એ છે શુદ્ધાત્મા એ જ યથાર્થ મહાવીર છે પણ શુદ્ધાત્માનું લક્ષ્ય બેઠું છતાં એનો અનુભવ નથી થયો ત્યાં સુધી જ્ઞાની પુરુષ એ જ પોતાનો આત્મા છે સત્ધર્મ એ શાસ્ત્રનો ના હોવો જોઈએ જ્ઞાનીના મુખેથી હોવો જોઈએ સત્ધર્મ સત્દેવ અને સદ્ગુરુ એ દરસલ હશે તો જ મોક્ષ થશે પણ દર અસલ ના મળે તો નકલી રાખજે સાચા મોતી ના મળે તો કલ્ચર્ડ પણ મોતી પહેરજે વીતરાગોએ સદદેવ સદગુરુને સદ્ધર્મ કહ્યું એટલે આપણા આચાર્યો મહારાજ બધા માની બેઠા કે મહાવીર દેવ એ સદદેવ છે અને શાસ્ત્ર પ્રમાણે કરીએ છીએ તે સદ્ધર્મ છે પણ એ સમજાયું નથી કે મૂર્તિ એ તો આરોપિત દેવ છે ન હોય સાચા મહાવીર અને મહારાજ તમે આરોપિત છો એટલે ગુરુએ આરોપિત દેવે આરોપિત અને ધર્મે આરોપિત પુસ્તકમાં લખાયા પછી એ આરોપિત ધર્મ કહેવાય અને જ્ઞાની પુરુષનું સીધું સાંભળે એ સતધર્મ કહેવાય જ્ઞાની પુરુષ એ સદગુરુ કહેવાય અને તે કેવા હોય સામાને પોતાનો શુદ્ધાત્મા પ્રાપ્ત કરાવે એવા હોય અને શુદ્ધાત્મા એ સતદેવ કહેવાય અને જ્ઞાની પુરુષના મોઢેથી જે વાક્યો નીકળે એટલા જ સત્ધર્મ જે મોક્ષ અપાવે એ જ સત્ધર્મ બાકી બીજા તો આરોપિત ધર્મ કહેવાય સત્ધર્મ કેવો હોય સત અને અસત નિરંતર જુદા જ રાખે ને અને આરોપિત ધર્મમાં તો શુભાશુભ હોય આમ કરો ને તેમ કરો જપ કરો ને તપ કરો ફલાણું કરો આપણે પૂછીએ કે આરોપિત કેમ કરાવો છો આત્માનું કરાવડાવો ને તો કહેશે કે આત્માનું તો આત્મા પ્રાપ્ત થયા પછી જ કરવાનું હોય હમણાં તો આ કરો એમ કહેશે આપણે પૂછીએ કે આ સતદેવ અલ્યા ના હોય આ સતદેવ બધાએ આ આરોપિત દેવને સતદેવ માની બેઠા છે બધી જ વાત આરોપિત છે સાચા સતદેવ સદધર્મ અને સદગુરુ મળી ગયા એટલે કામ થઈ ગયું એક કલાક જ મળે તો એ કામ કાઢી નાખે એક કલાક જ જો આ ત્રણ વસ્તુ મળે તો ઠેઠ સુધીનું કામ કાઢી નાખે